કરતા દેખાય અહંકાર બુદ્ધિ કોઈ જોઈ શકે નહીં અમારી આ શક્તિ હોય જ નહીં જ્યાં શક્તિ કામ કરી શકે જો ખુદ આત્મા ખુદ આત્મા પ્રગટ કરવાનો રસ્તો છે પેલા ચાલુ જતો પણ આગળ છે બંધ થઈ ગયો કોણ આ ટાઈમમાં બધા લોકો ધ્યાન રાખતા નથી બધી ને એટલે પછી નિર્ભય શું કરે પછી આ જાય ધ્યાન રાખે તો વાંધો નહીં એ પોતે બધા કહેતા કરાવડાવો તો દરેક વખતે કહીશ હવેથી એ જવાબદારી મારી નિરુબેન ખુદ આત્મા બધું જોતો જોતો ચાર વર્ષ નો હોય ત્યાં સુધી જોઈ શકે છે એ ભૂતગલ માં ત્યાં સુધી દેખી શકે છે તમને થોડું ઘણું ત્યાં સુધી દેખાયું છે નહીં દેખાયું કેટલા વર્ષ દેખાયું મને દાદા બાર તેર વર્ષ બીજો કોઈ આ વસ્તુ જોઈ શકે નહીં ભગવાન એટલા માટે સામાયિક કર્યું છે કે સામાયિક કરજો આત્મા ક્યાં છે ખબર પડશે કારણ કે આમાં ત્યાં શક્તિ કામ કરે એવી નથી સમજ ને આમાં બુદ્ધિ કામ કરી શકે ત્યાં આત્માનું સ્થાન તમને લાગ્યું ને એવું લાગ્યું એટલે યાદ ના આવે એવી ના કલ્યાણ થઈ ગયું સ્વપ્નમાં યાદ ના આવે અકલ્પ કલ્પનામાં ના આવે એવું અકલ્પ યાદ આવે કોઈ સમય ની કે સંયોગો ની ક્રમબદ્ધતા નથી એ પણ અક્રમ જેવું જ છે તમે જેવું કશું તમારે કેટલા વાગ્યા હતા દેખાતો દેખાતું ત્યાંથી દાદા શરૂ કર્યું હતું લગભગ પંદર વર્ષ પંદર વર્ષ સુડતાલીસ સુડતાલીસ સુડતાલીસ મિનિટમાં આટલું ફરી વર્યા સુડતાલીસ મિનિટમાં સુડતાલીસ વર્ષ ફરી વર્યા અહંકાર ની શું પોઝિશન અહંકાર તો ઉભો જ નહીં રહેતો ભાગી જાય છે આ લીધે આપણું એ હોય ને તો દેખાય નહીં આંતરસ્કાર જેવું પંદર વર્ષ સુધી પંદર વર્ષ સુધી દેખાયું ખરું મારું દેખાયું એટલે આત્મા છે નક્કી થયો ને અને આત્મા છે એનો અનુભવ થઈ ગયો હવે પછી અનુભવ બદલવા હોય દેહાદાર પછી આ ગયા છે કેવું જ બદલવું આગળ લોકોને લોકોને ત્રણ અક્ષરો લાભ મારે બે અક્ષરો લાભ મારે કે લોબો લાભ ને દુકાન આ થઈ ગયું વ્યવહારમાં કેવું પડે થયો થઈ ગયું એટલે બાર વાર એ શું થઈ ગયું શું બોલ્યા કર્યો તમે આ બોલ્યા ને એટલે આપણે કેવું બોલ્યા કર્યો એક સમજણ છે એક દ્રષ્ટિ છે અને કર્યો એ દ્રષ્ટિ છે આ પેલા આ દ્રષ્ટિ વાળા પણ થઈ ગયું એવું બોલે ખોટું દેખાય એક બધું તમે ધ્યાન આપ્યું છે મને હલકા પ્રકારનો એક વિષય છે તે છૂટતો કેમ નથી એટલે માણસ સુખ તો ભૂખ કહેવાય ક્યારે પૂછે શું કરે જ્ઞાન દ્રષ્ટિ દોષ આ દ્રષ્ટિ દોષ થી તો આ હલવેની દુકાનદારો હોય ને તે કોઈની દ્રષ્ટિ નો દોષ પડે તો હલવે બગડી જાય તો આટલો દ્રષ્ટિ દોષ છે નહીં છૂટે હું માટે જમવા નિકાલ કે છે જ્ઞાન દોષ ને છૂટી જાય આ વેજ પર જાય ને લોકો ભૂગ્યવાર બહુ હે દ્રષ્ટિ પર જલ્દી બગડી જાય બગડી કાળું ચક્કું કરે આમ કરે એ દ્રષ્ટિ દોષ ના દઈ જાય જોકે એવું બેસતું નથી પણ આપણા લોકો એક્ઝેક્ટ કરી ખોટી નથી વસ્તુ વાત ખોટી ભાઈ ગમત મજા આવી આનંદ આવ્યો આજે દેખાયું આપણે કે બોલતા નતા દાદા બહુ સરસ દેખાયું આ બધા કે છે કે દેખાયું સરસ દેખાયું મને બહુ સરસ દેખાયું પછી પેલું દ્રષ્ટિ પડે તરત જ તો આ દોષ આગળ ના ચાલે બધું સમજાયું સામાયિક માં બધું સમજ પ્રમાણે દીધું હોય તો આ પ્રમાણે બધું એનું ભૂલી ગયો બાજુ બધું ભૂલી ગયેલો હે એટલે યાદ આવે નહીં એ જેટલો ભાગ ઉપયોગમાં મૂકેલો એટલો જ કાના ગુલામમાં બીજું કશું ના આવે આગુ પાછું થાય જ નહીં ને ટાઈટ એકદમ અને એની મેરેજ બધું દેખાય આપડે શોધવું ના પડે એ આત્મા એ યાદગીરી નો હોય એ બુદ્ધિ નો હોય કોઈ નહીં આત્મા એ તો સ્પષ્ટ અનુભવ થતો હતો કે દેખાય છે તે જુદું છે ને આપણે જુદા છીએ તો ચોખ્ખે ચોખ્ખું જ દેખાતું હતું અનુભવ થયા આપણે જોવું આ કઈથી પાછું ફરી આવ્યું કયા ખૂણામાંથી આવ્યું કોલેજ નું યાદ આવે સ્કૂલ એની લહેરે યાદ આવે તો આપણને આશ્ચર્ય થાય કે આપણે યાદ પણ કરતા નથી જે જોનાર હતો તે આત્મા તો લાગમાં રહ્યું છે આત્મા ને જોયું તે બધા છે આંગળી નતા આમને વિધિ પણ જાય છે એકદમ સરસે લોકો દેખાયું તે આત્મા અનુભવ ના આવી શકે હોય નહી જોનાર આત્મા અને જ્ઞેય નાતા અને જ્ઞેય અને કોઈ ઘરો ગુજવાડો વાળું હોય તો દ્રષ્ટા અને દ્રશ્ય વિગતવાર સમજાયેલું હોય તો જ્ઞાતા ને દ્રશ્ય દ્રશ્ય સ્પષ્ટ ના દેખાય ત્યારે કેવાય સ્પષ્ટ ના દેખાય ત્યારે દ્રશ્ય રૂપે હોય આખું જ્ઞાન બોલે ચૌદ નાશ છે તારામાં પ્રગટ થવાના રાખી છે અને એ પ્રગટ થયેલા છે પ્રગટ થયેલા નામ દેવાનું એટલે તારા પ્રગટ થયા કરવાનું બીજું કરવાનું અને પછી જે ધંધો કરું તેમ ફરતે મળ્યા કરે હા બોલાવો શોખ હોય ખરો લોકોને હા જે ખાવ હોય તે ખાવા પણ ડાક્ટર મળી ગયું આપનો પ્રેમ છે આપની છત્ર છે આપની છત્ર છાયા છે ને એવું કે આપનો પ્રેમ છે આપનો પ્રેમ છે કેટલા ભાઈઓ છો તમે ખરું ખરું કે છે ચાલે છે કોણ ખરું કે છે કોણ ચાલુ પડે કયું કશ છે બરોબર નથી નઈ વધારે આમ થાય ને પછી પાછું ઉભો કોઈ બે બીજા કોઈ કહી ના દઈશ ખ્યાલ કરો તો બધું નીકળી જાય ને ખ્યાલ કરો તો બધું ના આધારે હા આબરૂ ના આધારે લીલામ હા તું જતી રહી એટલે તમે કયા જ્ઞાની પુરુષ ને વિધિ જરા જ કરે છે સારો હતો કેમ આપડે આવતો તો વિધાયો હતો પેલા કહે છે આ બાજુ આ બાજુ તારીખ અગિયાર નવ ત્યાંસી મહાત્મા રસિકભાઈ પટેલને ત્યાં બરોડા સો અગિયાર નવ ત્યાંસી મહાત્મા રસિકભાઈ પટેલને ત્યાં વડોદરા ભૂલી ગયો કેમ કરી કહ્યું બરોબર ભૂલી ગયો તો જાણનાર કોણ હા એ જે જાણનાર છે તે પાકા લોકો પાકા છે તો એક જ ગજવામાં ગજવા દે પણ તો એક જ ગજવા મૂકવા હા રામજી ભાઈ એક કચા મુકતા હતા ભગત ભગત ભગત ભગત હા બે જુદા જુદા કચા મૂકે આ જુદું પણ લખી નાખેલી હોય એમને કે માત્ર દ્રષ્ટિ જ બદલવાની છે શું કે છે દ્રષ્ટિ બદલવાની આમ હતો બધું આ દેખાયું આ દેખાયું આ દીઠો હોય ને એ પાછું સપનામાં હું દેખેલું તો સપનામાં હતો પણ તો દીઠો એટલે શું થયું ક્યાં દીઠો સામે તેને બહુ દીધી તો સપનામાં બહુ દેખેલું કોનો ગુનો આમાં આ બાજુ ફરી બેઠું એટલે બધું દેખાય બધું દેખાય તારી દ્રષ્ટિ બદલી બદલે તારે માત્ર દ્રષ્ટિ બદલવાની છે મોક્ષ તો બહુ અઘરો છે અઘરો દ્રષ્ટિ બદલેલ નથી માટે છે એક ભાઈ દ્રષ્ટિ ફરી આવે ને પછી હાફ બપલ્યો ગયો અને હાફનું આ દેખાય તો કે આ મારું નહીં પેલું પેલું દ્રષ્ટિ વાળું મારી આ દ્રષ્ટિ સમજ ને એટલે પછી કે આ બધું સહેલું ચીજ થઈ ગયું માટે કઈ ભૂલ છે એની ભૂલ ખોળે પાસે છે આને છે સુગમ છે પ્રાપ્તિ દુર્લભ પ્રાપ્તિ દુર્લભ નથી આ બદલી બદલી દુર્લભ કારણ કે હોતા નથી બદલ્યા આ સંસાર વ્યવહાર ચલાવવા માટે હતી ગઈ મોક્ષે લઈ જવા માટે નથી આ સંસાર વ્યવહાર ચલાવવા માટે એમાંથી જે પારિપાઠ થાય એને જવાની છૂટ છે બધાને કે બીજા માટે આ શાસ્ત્રો આ શાસ્ત્રો આપણે શાસ્ત્રો ધમકાવી નાખીએ શું થાય પોતાનો નીકળતા નીકળતો છે પણ એનો શાસ્ત્રો તો ધમકાવી નાખ્યા લોકો વારે ભાઈ હા આવા છે હું દાદા શાસ્ત્રો શાસ્ત્રો ની ઠેકાણે તો ને ઠેકાણે ઉપકારી છે પણ માણસ નો કાઢે શાસ્ત્રો ધમકાડવા બાકી રાખતા નથી શાસ્ત્રો ધમકાડે કે દ્રષ્ટિ તમને આગળ એટલું જ કર્યું છે બીજું કઈ કર્યું છે તો બધા અનુભવ્યું આપણી પાસે અનુભવ્યું કે દ્રષ્ટિ ફેર કરનાર આ છે અને આ છે દ્રષ્ટિ આપણી ફેર કરી આપી અનુભવ હવે ત્યાં આગળ દ્રષ્ટિ ફેર થયેલાની દ્રષ્ટિ ફેર જે દશા એ દશા દ્રષ્ટિ નથી થયેલા તે લોકો બોલે કેવું દેખાય દ્રષ્ટિ ફરી નથી તે શું કે મારી રે ઘણો કચ્છ એટલે હું દ્રષ્ટિ ફરી એનો હતો જ કચ્છ આ દ્રષ્ટિ હું કચ્છ હોય એને કચ્છ લાગે આ બધું ખોટું બોલે છે ખોટું નહીં બોલતા એટલે લોક કટાઈ જાય છે ચાલો એવું જો કરી આ લોક માર્ગ આટલો બધો દુખાયું હોય તો આપણે અહીંયા ગયા વેપાર હારો ચાલે શું ખોટું છે ધમ દુકાન ચાલે છે કેમ લો તમે તમારે એવું નહીં કરું નક્કી બધું છે ને બધા પરિવાર બધા બહુ છે નહીં એટલે વસ્તુ સ્થિતિમાં મહાવીર નું દુઃખ કેવું હતું તે અમને ગાયું આ દસ્તી અને કઈ દસ્તી વાળા દાદા કે છે કે મહાવીર તો પૂતગલ જોતો હતો મને નહીં પડતું હતું તમે બધું જોયું નથી મને એવી વાત છે માનામાં આવે છે હા દાદા શું માને હા દાદા એમને દુઃખ નતું તમને દુઃખ નતું તો માવીને કેમ હોય તો અત્યારે કોઈ બહાર ભેગા થાય તમને સમજાઈ દે હા ગોટો નહીં હવે ના સમજાવે કારણ કે લોકો તર્ક વાળા હોય છે કેવા હોય છે હા તાર્કિક ગોઠવી દે એવું એ કેવા હોય છે શાસ્ત્રોમાં જ તર્ક લખ્યો શાસ્ત્રોમાં તર્ક હોય એ શાસ્ત્ર જ ન હોય મોક્ષ જવાનું શાસ્ત્ર સંસાર ચલાવવાનું શાસ્ત્ર મોક્ષ જવાનું શાસ્ત્ર માં તર્ક હોતો આ દ્રષ્ટિ એકલા પછી આમ આમ સમજ પડે એવું છે કે મારીને કશું કષ્ટ નથી એ બધું આપણે હું કહું છું મારે ઘડીએ એમ થાય મને હા શાસ્ત્રમાં આવું છે ને આ લોકો બધા લોકો ભૂલ્યા અને એક જ હતા દાદા એકલા હતા અને એવું છે ને એવું છે દાદાજી બધા આ દ્રષ્ટિ એટલે ચારજી પુરાવા બધા તો હતી બોલે મારે ચારજી પુરાવા મળે ને તમે એકલા કરી આલો તો બીજો કોઈ ચારજી ના મળે અને દાદા એ વાત પણ દાદી કે જો કષ્ટ પડ્યું હોય તો એ મહાવીર નહીં મહાવીર કષ્ટ પડ્યું હોય તો એ નહીં કષ્ટ પડ્યું હોય તો જ ના કહેવાય કચ્છ હતું છે લોકો તો જોવા અહ છે કે અહ છે રડું રડ્યા વગર હે નહીં માણસ સહન બહુ કરો કે છે સહન કે છે બહુ કરો અમારે સહન શક્તિ ના હોય અમારે સહન શક્તિ હોય ઇન્જેક્શન આપે અમારે સહન ન થતું શું થયા એ જોવાનું છે આત્મા જુદો પછી સમજી ગયા બધા આત્મા રૂપ થઈ રહ્યા ભાગે પછી હાથ ગાલે ને પછી ગગુ યાદ ગાલે આ દુકાનમાં પછી યાદ ના ગાલે પછી પેલી પેલી દુકાન આ તો આમાં જવા જાય મીઠા ગાલમેલ કરે ગાલમેલ તમારે ગાલમેલ નહીં કરતું હવે નહીં હોમ ડિપાર્ટમેન્ટ હે હોમ ડિપાર્ટમેન્ટ શું કહે છે હોમ ડિપાર્ટમેન્ટ હા હોમ આ લોકોને સમજણ પડે આ ને હોમ ડિપાર્ટમેન્ટ ભાષા હા એટલે તારે સમજી હોમ બરોબર છે અને આપણે કોઈ <coughs> હા લોજિકલી સમજાવતા હોય કઈ માને નહીં લાગે નહીં હજુ સતીશજી માની જાય મારા ના માને મારીને કચ્છ પડ્યું હતું મારીને ત્યાગ કર્યો કેટલાક હતો જ ત્યાગ ધરતી કર્યો ત્યાગ કેવો આ દ્રષ્ટિ આ બાજુ દ્રષ્ટિ તેને ત્યાગ ને ગ્રહણ તો ત્યાગે ગ્રહણ કશું હોય નહીં ને એક બાજુ દરિયો છે અને એક બાજુ મુંબઈ છે આમ વાત હતો હજી બધું મુંબઈ દેખાતું એમ તો દુર્બીનો બુરબીનો બધો સાધન હતો તે અહીં મુંબઈ દેખાતું છે તેને દેખાતું બધું દેખાતું હતું અને આમ પછી ફેરી તારે શું દેખાય દુર્બીનો સાધન હોય તો પછી મુંબઈ દેખાય ને દ્રષ્ટિ દેખાય હા છે જ નહીં આ સંસાર અભિમુખ દ્રષ્ટિ છે અને પેલી આત્મ અભિમુખ છે દ્રષ્ટિ નો ચેન્જ છે હવે હું તો બધું બધું કરતો ને ધ્યાન મહત્વ કરી લે પણ દાદા બધું મળ્યું છે એ જ એવું કરનારો મળ્યો નથી વાંક્યો વિચિત કરાયેલું વાંક્યો હા એટલે પેલી જાય પછી દ્રષ્ટિ ભૂલી જાય ઉઘાડી વાંખે છે તો આવી પેલો યાદ આવે પણ દાદા એ બધું મળ્યું છે બધું મળ્યું છે પણ આ ફેરવનારો મળ્યો નથી મોક્ષ દાતા દુર્લભ દુર્લભ છૂટેલો મારી માણસ કોઈ મળશે નહી અને જે કે છે છૂટેલા તેને તમે કહી શકો છો કે મને તોડે છૂટેલા કોઈને તોડાયેલો જોયો નથી છૂટી ગયા છે તમારો વાંધો નથી એવું અમે માનવા તૈયાર નથી એવું કેતા હતા માન્યું ને આપણે વિશ્વાસ રાખે ને હા વિશ્વાસ તો અમને રાખે એટલે માવીને દુઃખ કરો તો એવા ખાતરી નહીં અને ગ્રહણ ત્યાગ નહીં કર્યું હોય એ આ દિશાવાળાનું વર્ણન છે દાદા આપણે કીધું ને આ દિશાવાળાનું એ બધું વર્ણન છે કે મહાવીરે આટલા ઉપવાસ કર્યા મહાવીરે આટલો ત્યાગ કર્યો મહાવીરે આમ કર્યું મહાવીરે તેમ કર્યું અને પેલી દિશાવાળા કે મહાવીર કશું જ કર્યું જન્મથી જેને ગ્રહણ કર્યું નથી તેને ત્યાગ કરવો હોય કરો જન્મથી જેને ગ્રહણ કર્યું જન્મથી જેને ગ્રહણ કર્યું તમે તો ગ્રહણ કર્યું હતું મેં ગ્રહણ કર્યું હતું પણ એને તો જન્મથી જ ગ્રહણ કર્યું તેને ત્યાગ કર્યો છતાં આપણે કહીએ છીએ મહાવીર કે ના કહેવા મારી એમ કે મારી આ દુર્ગા બગાડ છો એ જગ્યાએ જાતે કહેવા આવે જો મહાવીર ને આબરું બગાડશું અને તે બીજા નહીં પાછા જઈને તો નહીં જૈનો જ બગાડે જૈનો તો બગાડતા નહીં એમના ને એમના જ બગાડે હવે આટલું કહું ને ત્યારે હાથે પેપરોમાં ધડાધડ છે જયારે દાદા આવડી આવડી ચપોડ હવે એમાં દોષ કોનું પણ દાદા ને ચપોડે છે દાદા ક્યાં વાગે છે દાદા ને ચપોડે છે દાદા ને ક્યાં વાગે છે ના પણ મારે ચપોડ મારું કેવું પણ આટલું કહીએ નહીં અવરું બોલે છે અમારું કહ્યું અમારું કહ્યું છે અવરું ફેરી નાખે છે અરે પણ માવીને શું છે હું એવું ટૂંકો હું આટલું ટૂંકો કરું માવીને આટલું શું બગાડું છું જૈન તને ભગો એવો ઉઠતો શું પરમ ગુરુ જઈને કહો કે નહીં ઘર પરિણીતિ અપની કરી માને કારે તું કો હું કરું છું ત્યારે ગળે મેં પહોંચી મેં ત્યાં કર્યા ચાર કે તમે પહોંચી બધા આવેલી ને હે તમે તો પહોંચી ના થાવ તમે હવે કાંટા પડી ગયા આ ટૂંકી વાત થઈ રાખતી ચૂકી એના તરફ ઉકેલ આવી જાય ને એ મહારાજાને વિચાર કરે માનવા છૂટકો જ નહીં ને બેઠા હોય ને આ વાતચીત કરે માન્યા પછી કરે સમજે કરે જો આ વાત એક્ઝેક્ટ સમજાવીએ ને તો સમજવા તૈયાર છે પણ પછી સમજીને બહાર કોકને કહેવા તૈયાર નથી કારણ કે પહેલા બોલેલું એ એમની આપડી જાય ને માવી ભલે જશે પણ આપણી તો ના જ જવી જોઈએ ને માવી ભલે કઈ પણ આપડી ના જવી જોઈએ ને શું કે છે મહાવીરજી ભલે ગઈ ગઈ એટલે ગઈ કે છે આપડી છે સંભાળો અને મહારાજ કે છે મારે મારી પાસે આવા દો દાદા એની બરોબર હું રાગે પાડી કે છે રાતે હું તો હારેલો છું શું હું તો હારેલ વસ્તી તમારી છે વધારે અરે તમારા વોટિંગ તમારા મારી વોટિંગ નહીં કોઈ મારે તમારે મહાત્મા વટી કાઢવા આવે કારણ કે અમારે બધા અહિંસક ભાવ છે બધા કોઈનું પક્ષપાત કરવાની જરૂર નહીં નિષ્પક્ષપાતી ભાવ છે એટલે એ વોટિંગ જ ના મળે ને એ અમે પહોંચ્યું ક્યાં પડીએ લોકો છે કાજે છે કાકા ક્યાં હું ગયો હોય કરી પણ ના થયું આ આટલું જ છે તું આ બાજુ બેઠો હવે હવે આ દેખાય દીધેલું તગના મેળવે પૂળો અહીંથી પૂળો મૂકી દેવાનું શું મૂકી દેવાનું પૂળો હા એ રાજચંદ્ર લખેલું છે માત્ર દ્રષ્ટિ કઈ ભૂલે આવું ના કરાય કારણ કે ઉપયોગ એક જ રે બે ના રે બરોબર એક જ ઉપયોગ હોય એક બાજુ આત્મામાં ઉપયોગ ને અમો ઉપયોગ બે ના રે એટલે કભી મારથી આવું તો કશું ના થાય અડે નહીં અડે નહીં હલાવશો નહીં કશું એવું શું ના થાય આવું ના થાય અને આપડે તો કોઈ અડચણ વાળું અડચણ કઈ બધા વિધિ કરાયેલો અત્યારે નોકરી ના મળે વિધિ કરાયેલો એમ કહીએ જ્ઞાની થી આવું થતું છે થાય છે ને એકખટ થાય પણ તમે ના કરશો કવિક વાળા ના કરશો આ તો અક્રમ વાળા ખેલ છે કોનો ખેલ છે હા શ્રમિક વાળા ના શ્રમિક વાળા તો આવું થાય ને બીજે બીજું કશું ના થાય કારણ કે આપણે એમને કોની વિધિ કરવા જાય તો ત્યાં કરતા થયો શું થયું ક્યાં કરતા અને આ ના કરે તો ત્યાં કરતા થયો આપવાનો હા કારણ કરતા ભાવ છે શું છે ત્યાં કરતા ભાવ છે અને આપડે જ્ઞાતા ભાવ છે એટલે આ કરે છે કોણ તે અને જોડનાર જોડે કરનારો કરે ભાન ચાલે છે ગાડો શું કહો છો કરનારો કરે છે હા એટલે જડ છે મને એક જોડે ધારા ચાલે છે પણ જુદી જુદી ધારા ચાલે છે ભેગી ચાલતી હતી તમે સમજો ને આડે નહીં કશું તમે કોઈ અડે નહીં આપણે ના કહી દે અડતો નહીં કારણ બે ઉપયોગ હોય શકે બે ઉપયોગ ક્યાં હોય શકે ઉપયોગ એક જ હોય હમણાં એક અડધા કલાક પહેલા જે વિચાર કરતો હતો કે આ કર્તૃત્વની ધારા અને ની ધારા તે ભેગી ન ચાલે એમ કહેલું હતું પણ આપણે તો બે ભેગી ચાલવી જ જોઈએ ના ભેગી ચાલવી જોઈએ નહીં ભેગી એટલે કોની એવું છે ને કે આપણે કર્તૃત્વ ની ધારા આપડે જે આવે છે તે ઉદય અને આપણે જ્ઞાતા બીજું કોઈ ફેર કરવાનું નથી એટલે દાદા પેલા ઉદય ની અંદર તન્મયકાર થવા હતું તેને બદલે આપણે આપણો ઉદય આવે જોઈએ ઉદય ને જોઈએ આપણા ઉદય ને જોઈએ છે કે મારો હવે ઉદય આવ્યો જોવાનું ના એમનો વક્રમ ક્રમ ક્યાંથી લાયા નથી ગમે તો આપણને જે જે દવાથી મટ્યું એ દવા એ માવી એ મટતું નહીં શું કરવાની દવા હોય છે દવા માવી અને દાદા એ તો એમનાથી એવું તો ના કેવાય કે મટતું ના હોય તો દવા મારી ને એવું ના બોલાય એમનાથી ના બોલાય ચૂપ કે આ મારી દવા કેમ અસર કરતી નથી આ આજુ સંપ્રદાયમાં બધા ઝઘડા કેમ છે એટલે આપણે આ દ્રષ્ટિભેદ નું છે તે એવું પેપર માં હાલે ને તો લોકોના મનમાંથી આ ત્રાસ સુધી જાય કે આ બહુ કષ્ટ વાળો માર્ગ છે ભગવાનને બહુ કષ્ટ સેવન કર્યા છે એ બધું લોકોના મનમાંથી વહેમ નીકળી જાય નીકળી જાય એ વ્યાયામ કરવા માટે બહુ પ્રયત્ન કરું છું લોકો જતા નહીં હું રાગે પાડતા મહારાજ કે જવા દો પચી માં છવી માં ભાગ્યા કે સુરત ના સ્ટેશન ઉપર જ્ઞાન થતું હશે પાટણ સુરત સ્ટેશન ના બાકડા ઉપર જ્ઞાન જ્ઞાન થતું પાટિયા પર સુરત એ તો કઈ બોધી વ્રત હોય એવું વ્રત હોય ન થાય કઈ પણ આ આક્રમ થયેલું છે ને એટલે ઊંધી જગ્યાએ થાય ને કેવી રીતે થયું ભરત ને આરસા ભવન અંદર કેવી રીતે થયું ના એને દર્શન નથી એને તો વાંકું પાડવું છે વાંકું પાડવું છે બાકી એમને જો ઉકેલ લાવો તો એમનામાંથી મળેલો છે વાંકું પાડવું હોય ને ત્યારે હજાર વાંકો અહીં આવ્યા પછી આપડે ખોટું જ આપડે કોને કોને થઈ થયેલો હોય ને આ જજ કે મોડે નાખે છે મોડે નાખે છે આડું બોલવું હોય તે બોલે નથી બીજા બધા ના બોલે દાદા જે બોલી શકતા નથી તે લોકો અંદર થી ગૂંચવાયેલા છે અંદર થી ગૂંચવાયેલા છે અને હવે જવું ક્યાં એવું છે ને હમણે કઈક આપડે તો કોઈ જગ્યા નીકળે અને ત્યાં જમવાની વ્યવસ્થા મારો થાય આપડે બધા હાથતા રહે બધા કેતા ને હાથે જ હાથતા એની વ્યવસ્થા ની ભંગટ છે અમને તો પછી ચંગાટ બાર કાઢ મળે પછી અમને કહેવાય ને તેને આ કે જો હરીએ કે શું એટલે આ ની ભંગટ છે મને કહે છે વ્યવસ્થા અહીં પેલા બે મહારાજ આવ્યા ને અમે અહીંના અહીં રહીએ તમે કઈ કરતા હોય તો કહીએ છીએ થાય મારા થયા હતા પાછા કાલ અહીંયા આવ્યા હતા મારા બે જણા આવ્યા હતા બધું સાંભળીને ખુશ થઈ ગયા બહુ સાચી વાત છે પણ શું થાય કે અમને તો હમણાં સો વાગે ના જઈએ તમને કારીગર બિચારી કે ક્યાં ગયા હતા શું થયું હતું રાત રાત રહો જ્ઞાન આપીએ કોઈ એક જગ્યાએ અરે ભાઈ એમાંથી તો ક્યાં થાય કે શું થયા યાર આજા પચાસ હજાર થઈ તમે ફસેલા નહીં તમને ખબર શું પડે એને ખબર પડે સમજાય છે સમજાય એવી વસ્તુ છે સમજાય એવું છે આ વાત સમજાય એવી છે કારણ કે એ જેની અંદર છે એની અંદર બહાર નીકળે તો ક્યાં જાય ઘરનો ના ને ઘાટનો ના એટલે એટલે તમને ખબર ના પડે આનો અનુભવ જે ફસાયેલો હોય મારે તેને જ ખબર તમને ખબર પડે અનુભવ એવો કેવું ફરજામાં છે ના પડે બહુ ખોટી શું થાય તો ક્યાં જાય જાય ક્યાં આવે આવી પચા આવી પચા આવી પચા આઈ પચા પેલા આવશે આવશે કરતા પેલા વાણીએ બધા આઈ પૈસા ભાઈ આઈ પૈસા આઈ પૈસા ભાઈ આઈ પૈસા આપડે તો તૈયાર થશે અને બધું તૈયાર છે કારણ કરતા આપણે નથી ને કોણ કરતા છે બાકી આ વખતે મારે તો ભગવતો માંથી કાઢી નાખવા જેવું છે કે ભગવાન ને દુઃખ હતો નહીં એનો પુરાવો આપવા દાદા તૈયાર છે ભગવાન ને કિંચિત માત્ર જન્મથી જ દુઃખ નથી તો કષ્ટ છે ના છે જયારે ગ્રહણ જ કર્યું નથી ત્યાગ કરવા હોય કેવો ગ્રહણ કર્યું નથી ત્યાગ કેવો બઉ ખોટું ફેલાયું છે હું તો એમ જ કહું છું એટલે મહાવીર તો આબરું બગાડો એ બહાર બાર ઊંઘ્યા નથી ભાડી માં કહે ચાલો રોગ થયો કે સમજે લઈ પડતી ને એટલે દાદા ખરું પણ બધું ઘણું ખરું ચાલુ છે એ પેલી અલ્લારી પુણી બરોબર શબ્દ છે જોવા જોવા જ ચાલી છે નહીં તો માર્ગ કેમ ના સ્ટેશન કેમ ના આટલું બધું ફર્યા નકશા લઈ અને આટલું બધું ભર્યા સ્ટેશન કેમ ના માટે અલારી પૂરી છે હા છોટા ઉધી પછી કેટલાય કેટલાય વખત થી ફર ફરી કરતા પણ જ આવતું હા સ્ટેશન આવ્યું ફર ફરી કરે સ્ટેશન જ ના પોહા કર્યા આધાર દાડા પોહા પોહા એટલે આત્માને પોસો આત્માને પોષો એનો નામ આત્માને આત્માને પોષો તે મિથ્યાત્વને પહોંચતા હતા આત્માને કેવા રહ્યું મિથ્યાત્વને પહોંચતા હતા મિથ્યાત્વ ભાર મજબૂત ગણાવતો હા આવું કહે તો રીત પછી આગળ હા હું મારે કે રાગદેશ ના સાચી વાત નું અને આ વર્ષે પણ મેં કર્યો પણ આ વર્ષે જે કોષો કર્યો તે મનહરલાલે કોષો કર્યો અને મેં જોયો આ તો ખરો કોષો છે છે હા એટલે ભગવાન ને દુઃખ નહીં પડ્યું હોય તો તમે ખાતરી છે બિલકુલ ના સાચી જ બહુ કષ્ટ છે એના કે બહુ દુઃખ પડ્યું એ એમને કષ્ટ પડે છે ને એટલે એમ જોયું કે આપણને આટલો કષ્ટ છે તો ભગવાન ને કેટલો કષ્ટ છે એને ગુણાકાર કરે પણ હવે તો અહીં તો આપણને દુઃખ નથી પડતું એટલે ખબર પડે ને આપણને દુઃખ નહીં પડતું એટલે ખબર પડે ને ધૈર્ય મૂર્છા ગઈ પછી બધું ત્યાગ જ થઈ ગયો અને ત્યાગ એ અહંકાર નો ગુણ છે મૂર્છા જ કાઢવાની છે ત્યાગ તો અંદર ખરી પડે પડે હા મૂર્છા જ કાઢવાની

થાય કોને વસ્તાય એકલા આઈ કોઈ પણ જાતની ભીખ ના હોય લક્ષ્મી ની ભીખ ના હોય વિષય ની ભીખ ના હોય માન ની ભીખ ના હોય કીર્તિ ની ભીખ ના હોય ભગવાન શું કે છે કીર્તિ ના ભિખારા પાસે હું આવતો નથી માન ના ભિખારા પાસે આવતો નથી લક્ષ્મી ના ભિખારા વિષય ના ભિખારા ભિખારા ખરા ખરા નહીં લોકો પણ તમને વધુ લોકો તમને ઓળખે એ ના ગમે શું કે તમને વધુ લોકો ઓળખે એ ના ગમે તમને વધુ લોકો ઓળખે એ ના ગમે મને ઓછા ઓળખે વધુ લોકો ઓળખે મને એમ ગમે ના ગમવાનો પ્રશ્ન જ નહીં ને મને અમને ગમવા ના ગમવાનો પ્રશ્ન ના હોય અમને રાગદ્વેષ તો બિલકુલ હોય જ નહીં ગારો પડે તો એની પર દ્વેષ ના હોય અગર ફૂલ ચડાવે ચરાગ નહીં આપણે લાઈક ડિસલાઈક હોય શું હોય લાઈક લાઈક ડિસલાઈક કે તમે મને બેહાડતા હોય તો અમે અહીંયા આવી અહીં છીએ પણ તમે કોઈ અહીં નહીં બેહાડો તો નહીં બેસીએ અમને હોય નહીં આવો કેટલા દિવસ સંજ્ઞા ગાયબ વિશે અભિપ્રાય અમને અભિપ્રાય પછી જાય તારે વ્યવહાર ચડાવવાનું બંધ થઈ ગયું એટલે નામ પાછું લઈ જઈને પછી ન નામ કાઢે ના પાછું લઈ લે એટલે શું લઈ જાવ છો કે નનામી કેમ એનું નામ ક્યાં ગયું ત્યાં નામ પાછું લઈ લીધું કેમ ભાઈ પાછું લઈ લો છો ત્યાં વ્યવહાર પૂરો થઈ ગયો હવે ગયા જાય છે નામ જોડે લઈ જાય બધા બીજા લોકો નામ સ્વીટ પાડીએ એનું નામ લઈ જવાનું નહીં તે પાછી નનામી નીકળે તે પાછી કોની અનામી ની અનામી નનામી કાઢીએ લોકોએ જવું છે ચાર વેદ બધું આમાં આવી જાય બીજા પૈસા માસિક છે હા આ સંઘ નું માસિક માસિક ના પૈસા ચાર વેદ ને અઢાર પુરાણ એ બધા ક્રમિક જ્ઞાન છે કેવું છે ક્રમિક જ્ઞાન એટલે સ્ટેપ બાય સ્ટેપ અને આ પૂર્ણ જ્ઞાન પૂર્ણ વિરામ આ કામા નહીં પૂર્ણ વિરામ આપ ખબર કરી ને હવે આનો પછી આ તમને ઠીક લાગે આવતી આવતી નો છે હા અખંડ અવિનાશી છે કે અંશી શું ભાવ છે આખા તો એમાં જે પ્રકાશ છે તે આગળ હોવાથી અમુક ભાવ નો અનુભવ બની જશે પછી પોતે છે અલગ અલગ છે બધા અલગ અલગ અખંડ અવિનાશી બધા આત્માઓ છે બધા અલગ અલગ ને અખંડ અવિનાશી આત્માઓ છે બધા અલગ અલગ છે અખંડ છે અવિનાશી છે એવું એવું છે ને બધા અલગ અલગ છે એ પ્રસંગ અંશી પ્રશ્ન છે જીવાત્મા લક્ષણ શું છે આ લક્ષણ છે જીવ ને આત્મા નું લક્ષણ શું છે જીવાત્મા રહેતા આપ કેવી રીતે આપ જીવ